એટલે લોભ ને સંકુચિતતા એ બધું ઉદય કર્મ છે એને લીધે થાય છે તો લોભ અને મનની સંકુચતા એ ઉદય કર્મ ને લીધે હમ એટલે ઉદય કોઈ વસ્તુ નહીં એટલે આપણે કરેલા કર્મ ફળ આવ્યો જેમ ગુનો કર્યો હોય પાંચ રૂપિયા બરાબર તારી પડે આજે પાંચ એવું બરાબર પછી ગુના કરવાનું બંધ કરી દીધું હોય તો પણ કહેવાનો ગુનો કર્યો તે તો આવે ને ખરાબ એ બધા ગુના કરવાનો બંધ કરી ગયા તો પહેલાનો ગુના કરતા તેની તારીખો પડે બરાબર વાતમાં જવું પડે એને કરવા પડે એવું કરવું પડે બરાબર કરવા પડે તરુબેન પૂછે છે કે કયા થી લોભ બંધાય લોભ તો એટલા માટે કે મારે આ પૈસા હોય તો જ છોકરા બધું આવી રીતે મારે પેલા પૈસા કરી બરાબર એ લૌકિક માન્યતા રામ માન્યતા લોકો શું પૈસામાં સુખ માનવું આપણે પણ માનવું એ લોકની માન્યતા આપણે કરી ગઈ બરાબર અને જ્ઞાની પુરુષ કે ના પૈસામાં સુખ ને આત્મામાં સુખ છે પણ દાદા એક વખત એવો હતો કે અમારી પાસે એક પેની નહીં હતી તો એમ થતું કે થોડાક પૈસા હોય તો જ મા બાપ પણ આપણને આવકાર છે તો આજે લાગે છે કે એ નાની લોભની ગાંઠ હતી તો આ સ્થિતિએ પહોંચ્યા તો સારા કામ માટે આપણે પૈસાનો સદુપયોગ થઈ રહ્યો હવે એમ એમ પહેલેથી હતે પૈસાનું શું કામ છે પૈસા નથી જોઈતા તો પણ આવરણ આવી જાય ગુનો છે હા એ તો આપણે જે હિસાબ છે ને એ જેટલા આવે ખવડાવે ચાલુ હોય આવતા હોય પછી લોભ કરીએ હજુ આવે સારું હજુ આવે સારું જે ના કરે એને મેરા આવતા હોય તમારે બોલાવે એને જરૂર છે બરાબર જે આવતા હોય એને બોલાવવાની જરૂર સહજ રીતે આપણે ધંધા રોજગાર વધારીએ તો વાંધો નહીં લોક ક્યારે કે વાપરીએ નહીં પાડે બરાબર ગાડી મૂકી રાખીને પાંચ ટ્રાય કર્યા કરીએ હા સારા રસ્તે વાપરીએ નહીં કે ખરાબ રસ્તે વાપરીએ નહીં તાર લોક બરાબર ખરાબ રસ્તે વાપરી નાખે ને તો એ લોક તૂટી જાય બરાબર હાર રસ્તે વાપરી નાખે તો એ લોક જાય Tem. É. મળે ઈચ્છા એમના ગામ માં છે એમને રહેવાનું મળે રહેવાનું મળે રહેવા ઘેર જ રહેવું પડે એવું વાત દુનિયા Thank ચુમ્મોતેર ની સાલમાં જયારે પાડોશમાં પાડોશમાં એથી રહેતા હોય ને રાત સદગીર ઉદય એકાદ ઇન્ડિયા રહેતા જોડે જોડે રહેતા હા જો તમે ત્યાં જોડે રહ્યા ત્યારે એવો વિચાર આવેલો કે જ્ઞાનીને જ્યાં રહેલી એ શ્વાસોશ્વાસનો શ્વાસ શ્વાસ લેવા મળે નિરંતર ચોવીસ કલાક તો કેટલો પુણ્ય અને કેટલો આનંદ કહેવાય કે ચુમ્મોતેરની સાલથી ભાવ થયેલો કે ચુમ્મોતેરની સાલથી એવો ભાવ કરેલો અમેરિકામાં રહીને અમેરિકામાં રહીને કે જ્ઞાનીની પાસે વધારે વધારે રહેવાય અને એમના શ્વાસોશ્વાસ મળે તે દસ વર્ષે પડ્યો ચોર્યાસી માં દસ વર્ષે દસ પડી તમને પાંચ દાડા થઈ ગયા ને વધારે નવ દિવસ થયા આઠ આઠ મહિનો પડે મંગળવારે હમ મૌન ભાવના છે કે અવતાર તો કરવો પડે તો દાદા દાદાના પાસેમાં જ કે આ તમારે રહેવાય એવું જ હોવું જોઈએ કે સ્ટ્રોંગ ભાવના છે કે જો બીજો અવતાર કરવો પડે તો દાદાના સમાગમ વાળા વર્તુળ માં જ થવો જોઈએ તમારી થાય ભાવના હોય ને થાય ભાવના લખાય કાબુમાં છે આપડે હા ઉદયકર્મના આધારે કાલાવ આવ્યું નહીં કોઈ બે બધાને કારણ કે લાભ આપવો જોઈએ સવારમાં ઉઠા ત્યાં કે ક્યારે પછી કે તરત ગઈકાલે બધાને અહીંયા મોકલ્યા હતા જ્ઞાન વિધિ હતી એટલે ઉદયકરના લીધે મારે ત્યાં રહેવું પડ્યું મોટલ સાચવવી પડે મોટર સાચવવા માટે વહેલી સવારથી એમ છે દાદા પાસે ક્યારે જાઉં ને બેસું ત્યાં આજે બરોબર ત્રણ કોઈ જાતના સપનામાં દાદા આવે છે આજે ચાર ને દસે આવ્યો મેં દાદા સપનું જોયું હતું મેં જોયું ઘડીમાં ટેન ફાસ્ટ ફોર એટલે દાદા એટલે ત્રણ ચાર દિવસ દાદા ત્રણ ત્રણ ચાર દિવસથી સ્વપ્નમાં આવે છે રોજ આજે પણ દાદાને વિધિ કરતા સ્વરૂપે દાદાને આ સ્વરૂપે સ્વપ્ન આવ્યો હતો અને જાગી પડે ચાર ને દસે જોયું ઘડિયાળમાં તરત ઘડિયાળમાં જોયું તો ચાર ને દસે ચાર ને દસે એમ પૂછે ને કે ચોવીસ કલાક દાદામાં તો રહેવાય પણ કંઈ જરા કામ છે ખરાબ ભાવ દેખાઈ જાય પાછું આમ આવી જાય બધાને બબે દિવસ મજા ને એનાથી બહુ એમની ઘર કુટુંબ બધું શુદ્ધ થઈ જાય હા છોકરા બકરા બધા સોફા થઈ જાય બહુ થઈ ગયા There is her. Hmm. ઘણી વાર મને એમ થાય કે બધા આમાં દબાવ દબાવ કરે તો મને એમ થાય કે આ દાદાને બધા ચપડી નાખવાના છંદી કાઢવાના હા ઉતારી નવું દબાવો બેઠું થયું ને આ કેવો સંતાબેન કે ઘણીઓ બધા દાદાની પાછળ પડે પગ પગ ચમટી કરે કામ કરે એમને દાદા બધા દબાવી નાખવાના દાદા ને છૂંદી કાઢવાના બધા પગ ચમપી બધું કરે ત્યારે એમ થાય કરું સાથે હું પણ લાગી પડવું એમ કે બરાબર <laughs> મારા ભાગ આપજો બધાને લોકોને તો એ પૈસા ખર્ચો ગયે ને આપણે તો જે આપણે તો ના હોય ત્યારે હોય છે ને વાત તમે ગ્રાહકોને માટે કર્યું છે એવું તમને આજે પૈસા એમાં ભેગા થાય એના બરાબર સારા એ ભેગા થશે એ જો નીચેવાળાના મળશે સુનિલને કહેજો તમે કારણ કે વિરોધ એ કર્યા સુનિલ ના પડે અત્યાર સુધી હવે એ તો દાદા કહે તો એમને તો તરત જ હતા કે ખાસ સુનિલ ને કેવું પડશે કારણ કે સુનિલ નો અમુક વિરોધ કે એ પ્રાઇવેટ છે પ્રાઇવેટ તો અમુક જ હોય ને આ પ્રાઇવેટ ના હોય તો તમે જરાક ટપક કરજો ના એમ સમજ પડી હતી ને ને આપણે શું વાત કરીએ છીએ? भाई कोई जैसे लाइट होता है और जैसा कल्चर बहुत भी है जीतते चीज और शब्द भी ऐसा कल्चर कोई शब्द ऐसा अच्छा लिखाता है दिखाता है कि उन्हें सत्ता के इससे ज्यादा रहता है और दस शब्द सत्ता और तीन शब्द से विरोधाभास मगज खराब થઈ જાય on the very government experience होना चाहिए बाकी सब बात है गलत बात है हिंदुस्तान में बात है गलत और हमारी ऐसा हो गया कोई आदमी ऐसा करके हम गिर गया और उसको कोई धाम धाम नहीं रहा तो बोले कि समाधि हो गई हमारी जागृत स्थिति में रहती है बिल्कुल करेक्ट जागृत वो तो नहीं है वो नींद को अपने हिंदुस्तान का समाधि बोलते हैं रामकृष्ण को ऐसा हो जाता है समाधि अरे, क्या बात समाधि कोई चीज अरे, और जात की चीज है ऐसा है। हरता फरता बातों करता समाधि ये समाधि जागृत स्थिति संपूर्ण जागृत हमने अट्ठाईस વર્ષ સમાધિ ગઈ નથી સત્યાવીસ માં આગી બસ એટલે સચીજી છે એ सब कर लेना है ये पूरा कर लेना है बॉडी बॉडी का कोई भी आफत आवे तो भी ये करना है बॉडी के बॉडी तो दूसरा भी मिल जाएगा आप कराओगे નવ છ પંચ્યાસી वो सब चीज फ्री मिल जाएगा मगर ये नहीं फ्री અમે આ તમારે વિધિ કરતા હતા જય તો કરે પોતાના પ્રોબ્લેમ પેલા ચોરતા દુનિયા કરવાનો બે વખત દેશનો બે વખત ચડે ઉતરે તોફાન તોફાન દરિયો કયા કરે પ્રોબ્લેમ જ ઉભા કરે બધું હા અને ઉભા કરે બધું કરે પ્રોબ્લેમ તો તમારે થયા જ શું નામ છે મંગુભાઈ મંગુભાઈ મંગુભાઈ મંગુભાઈ મંગુભાઈ મંગુ પ્રોબ્લેમ ઊંઘ નથી આવતી એટલે મારો પ્રોબ્લેમ છે મને રાત્રે ઊંઘ નથી આવતી હા હા તે અમુક કરી આપીશું રિપેર કરી આપીશું મંગુભાઈ છે વાત સાચી છે તમારી શું કામ તો સાચી વાત છે વાત છે સાચી જ વાત ને હે પુરાવો બધા કહે છે મને તમે પાછું માય એ નહીં મંગોભાઈ ન થાય તમારું નામ મંગોભાઈ છે તમે કેમ મંગોભાઈ છે ના બધા કહે છે હા બધા કહે છે બરાબર છે નામ તો મંગોભાઈ છે બધા ઓળખે છે મંગોભાઈના નામથી પણ તમે કોણ માણસ માણસ માણસ માણસ ગમે તે મરેલો માણસ છે તેને માણસ કહે તમે શું કહી શું શકાય તો આ પ્રોબ્લેમ જાણવા જેવો પ્રોબ્લેમ આ બધાને હોય આવે સમજો ને હું કોણ છું એ ભાન વગેરે આપણે કરતી માય નેવ મન ગો નોટ આય જાય હુઈ જાય તમે કહો એ શીખવાડી છું હું તું આવતો રહેજે જાણવું હોય પછી પછી ઉપાધિ બધી બધી શું છે બધી શાંતિ થાય આનંદ થાય ઊંઘ આવે તારી ચિંતા કરીને તું કોણ છે નથી નહીં દુનિયા ચિંતા કરવા ક્યાં છે આપણી ફસામણ છે એકવાર ફસામણ નીકળ્યા પછી દુનિયા મારી ફસામણ શું છે મને ખબર નથી આપણે તું કોણ છે જાણતો નથી એ બધી ફસામણ છે ને એટલે એ જાણ્યા પછી દુનિયાની ચિંતા કરે આવતા રહી શનિવારે જણાવીએ હે ત્યાં વાંચેલું હતું સેલ્ફ જોઈએ કરવું જોઈએ માણસ વાંચેલું વાંચેલું દરરોજ વિચારીએ કે આપડે શા માટે કરીએ છીએ શું કરીએ છીએ કે દરરોજ અમે વિચારીએ છીએ કે આ બધું શા માટે કરવાનું શું કરીએ છીએ આ બધું ભેગું કોના માટે કરવાનું એ તો વિચારીએ છીએ દરરોજ વિચારો તો કઈ પણ કામ કરો દરેક કામ ચોક્કસ આ બધું છે ને માથા કોઈ એની એ રૂમ ને એના એ પલંગ ને એની આ છોકરા તેના તે ને રોગ તેની તે રોજ નવી નવી બહુ લવાય દાદા રોજ નવી નવી બહુ મન મન તો વેરાયટી જ માગે મન કઈ એવું પલંગ નવો માગે ઉચિકા નવો માગે ના માગે બધું એટલે આપણે સ્વતંત્ર નથી તનના આધીન છે આધીન છે માટે આવું બધું આપણે ભોગવવું પડે તો એની મેરેજ છૂટી જાય આપણે છોડીએ ને તો ફરી હોમું થાય આપણે છોડીએ ને તો હોમું થાય દુનિયાનો નિયમ એવો છે કે જે તમે છોડો તે તમે આગળ નહીં થાય બસ ત્યાગે ઈસુ આગે એવી કહેવત છે ત્યાગે ઈસુ આગે જેટલું તું ત્યાગ કરીશ એટલું તને હો ગુરુ મળશે ત્યાગો ને મેરેજ જતું રહેતું બસ થઈ ગયું એની મેરેજ ભાગી જાય ત્યાગ કરવાનો એવું કરી આપી દીધું કશું કરવાનો મેરેજ બંધ ભાગી જાય ત્યાગ તો મંગુભાઈ જોતા હોય ત્યાગ કરવાનો અને હું હોશિયાર પહેરા છે તો ત્યાગ ના કરવા ત્યાગ થઈ ગયો તને ખબર પડી કે હા ચાલો આપડે જાય પડી જાય ચાલો શું કે છે ઇન્ડિયામાં આપણે ચોરસ ફેરા હોય એક સેકન્ડના ફેરામાં આવી ગયો આવી ગયો છું અને એનું પણ ઠેકાણું નથી ઠેકાણું નથી એ ફેરાનું એટલે બધું એની ઇનર ટુ ફાટે કે આટલી સેકન્ડે શું થશે બીજી સેકન્ડે શું થશે we have to live in society સેકન્ડે સેકન્ડે બદલાય શું થશે કંઈ ખબર નહીં એટલે સોસાયટીમાં તે પ્રમાણે સોસાયટી થઈ રહી છે એટલે તેમાં રહેવું પડે છે બરોબર નિરંતર પરિવર્તન થયા જ કરે છે પરિવર્તન થયા ભૂવાકાનો પરિવર્તન કરવું નિરંતર પરિવર્તનમાં રહેવું એમના સંસારનો સ્વભાવ એ સંસારથી મુક્ત થયો એ પરિવર્તનમાંથી બંધ થયો આ સંસારના ફ્લાયવીલમાંથી જો એ છૂટો થયો તો આગળ પડી ગયું નહીં ફ્લાયવીલ વખત કરે નિરંતર પરિવર્તન થયા એક સેકન્ડ પણ અટક્યા સિવાય આવડે શું નામ આપનું ચાલુ કહી દઉં જયંતિભાઈ કયા કરમસદ જોડે ભણતા હતા કાલે એમ કે જે ધર્મમાં જે માનતા હોય એ બધા બહાદુર માણસોનું કામ અમારા જેવા બીકળનું કામ નહીં અમે બધા બહુ પાપ કરીએ છીએ <laughs> આ પણ ધર્મ જ નથી આ તો પાપ કરનારા માટે જ છે ધર્મ ધર્મ આની જરૂર જ ક્યાં છે તો ખાઈ પી મોત કયા કરશે આ તો જયારે બહુ પાપ કર્યો ને ત્યારે અહીંયા આગળ હિસાબ આવે એને પાપ પ્રતિભૂત કરી અને વિચાર આપવામાં આવે મુક્તિ બહુ પાપ કર્યા તેના માટે જ આ છે હા એ ડોક્ટરે કરેલો જયંતિ નું નામ છે ખરેખર જયંતિ છો બધા હાર બોલે ખરેખર કોણ છો છુપા છુપાવો છો છુપા છુપાવો છે તમે ખરેખર છુપાઈને બોલો છો હું જયંતિભાઈ આત્મા છું આત્મા છું હા તમે જયંતિબેન ગાળ વળતો અસર થતી નથી ને તમે જો અપમાન કહે છે અસર જયંતિબેન ના થાય પણ આ તો જયંતિબેન જે અપમાન કરે છે ત્યાં મળે છે માટે તમે રાત્રિ જયંતિ છો જો આત્મા થયા નથી આત્મા કોઈ જાણો પણ આત્મા થયા નથી આત્મા થવાની જરૂર છે તમારે હા ક્યાં સુધી બોલતા રહો હું જયંતિ પછી જયંતિ તો ઓળખવાનું સાધન આ દેહને ઓળખવો કેવી રીતે કારણ કે જયંતિભાઈ નામ આપેલું પણ ખરેખર કોણ છો તમે પણ માય નહીં બી ન થાય માય નેમ કહેનાર કોણ છે એનું રિયલાઇઝ નહીં કરવું છે કોણ માય નહીં બોલે છે રિયલાઇઝ નહીં કરવું છે તો પછી કેમ કર્યું નથી કહો પૈસા પાછળ પડી ગયા છે ના ના મનમાં એવું કે આપણા ગામમાં સરદાર થયેલા છે સરદાર નથી પહોંચે આપણા ગામમાં <laughs> સરદાર સરદાર ગામના સરદાર પૈસા પાસે પડ્યા હોય તો અત્યારે પચીસ લાખ ડોલર હોય પણ તે તો નહીં હોય ધીરે ધીરે કોણ પચીસ ધીરે કોણ ભલે પચીસ લાખ હાથમાં ના હોય પણ પચી લાખ ધીરે ના હોય કોણ તે મિલકત હોય ધીરે નહીં પચી લાખ ને બધા દસ લાખ તો હશે ને તો તમે કહો પૈસા આવો નીકળ્યા છે કઈ કોઈ નાખ્યા જગ્યાએ શું કહે છે પૈસા ની પાસે વધારો શું ધંધો કરો છો નોકરી સમાધાન થાય એટલે પૂછે બધું આ નક્કી કરો તો આપણી નહીં નીકળે એક તો આપણી વાતાવરણ એક સમાધાન ના થાય આવડું આવડું મોટું પુસ્તક વાંચો છે ઉતા ભૂંચવાડો થાય કારણ વિરોધાભાસ ચોપડીઓ છે ચોપડીઓ કેવી છે વિરોધાભાસ ખાલી ટાઈમ કાઢવાનો મેં પૂછો કઈ કે મતભેદ થશે એનું શું એ કંકાસ થાય મતભેદ થાય એનો સૌ ઉપાય થાય બધું અજ્ઞાનતા લઈને થાય કંકાસ મતભેદ સમજણ હોય તો કશું ના થયા આ સમજણ વાળા થયા તેથી આ બધું નાના છોકરા કઈ કરતા હવે કરતા પ્લેસ નહીં કરતા મતભેદ નહીં કરતા નાના છોકરા મતભેદ પડે તો આ મતભેદ અક્કલવાળાને પડે એટલે અજ્ઞાનતા અજ્ઞાનતા હોય ત્યારે આ બધું થાય કંકાર કંકાર તો થતો હશે માણસ અને અમેરિકામાં સારું ખાવા આટલું સરસ ખાવા પીવાનું અમેરિકા કઈ હતો અહીં વધારે થાય છે તમારે ત્યાં કંકાસ થાય છે ના બેન થાય ગામ ના ગામ તારે કંકાર છે ના નહીં થયો તમારે જ આખા ગામનો કંકાર લઈને આવ્યો છું હું રોજ મારી જાત જોડે ઝઘડું છું બીજા જોડે કઈ રહ્યું આ બધી અણસમજણ છે બધી આ જીવતા ના આવડી રહી ગ્રેજ્યુએટ થયા બધા પણ જીવતા આવડી નહીં આ ડાક્ટર થયા પણ જીવતા ના આવડે મારી પણ આયા છે મને કે જીવતા નથી આવતું જીવતા શીખવાડો બસ જીવતા એક વાર શીખી દઈએ પછી જીવન જીવતા આવડી જાય ને આવડી હે તો પછી લખો ના થાય મતભેદ ના થાય ના થાય એ નિરાતે થઈએ છીએ બધા આનંદમાં થાય ઘરમાં કોઈ ઘકડાટ ના હોય પછી ભગવાન જતા ના રહે જીવન ડાક્ટર મજા કરે છે દેવનું ઘર જેવું લાગે બે બધા રહે અમને તો દેવનું ઘર ઘર એમના વાઈફ કે મારો મારો મોહ હવે આજથી બંધ થઈ ગયો પૂરો ઓગળી ગયો એટલે અમે એના એમના વાઈફને છે તે મોહ હગડી ગયો તે દિવસ નોંધ કરી અને આ મારે તમારો મોહ હગડી ગયાનો દિવસ ઉજવીશ મધર ડે હોય ને એવી રીતે આ દિવસ ઉજવીશ કરશે અને દિવસ ઉજવણી કરી દસ હજાર અરે બાર હજાર રૂપિયા એને આપીશ દર્શાવે એમને વાઈફને બાર હજાર આપ્યા હતા એટલે હજાર ડોલર આપી દે દસ હજાર આપ્યા કરી મોહે જતો રહ્યો તમને ગમતું નહીં તો કેમ ત્યાં કહ્યું નહીં એમને <laughs> આજે પકડી આવો તો નહીં બોલો એમ કરીને લઈ આ તો બેન બેન લાયા તમે કેજો જયંતિ ત્યારે કહ્યું તમે માન્યું નહીં ને કેમ ના કરવી પડે સેફ સાઈડ જીવન જીવવું જોઈએ ને સેફ સાઈડ જીવન કેવું હોય સેફ થાય આખો દારૂ કકડાતું કોઈ દારૂ પ્લેસ ચમકાતું થાય એવું જીવન થવું જોઈએ બે ચૂંટણાથી ફાયદો થઈ જાય ખરો મારું આઈ બનશે બીક લાગે છે નજીક આવે તો મારું આઈ બનશે એ તો અમારી દીકરી થાય અમારે જમે કેવા તમે તમને જીવવા ના હોય જુડા ના હોય બાર વાર જુડીએ એટલે આ બધું જાણવું પડે આ જાણે તો શાંતિ થાય અને તે વૈજ્ઞાનિક રીતે જાણવું જોઈએ આ બધું આ બહાર સાધુ આવે ને એ તો એમાં જોડવાનું શું એ જ કકડાટ વાળો હોય તો આપણને શું કકડાટ તૂટે ભગવાન ઉડો કરીને આવે ઘર ઉડો કરીને આવે બધું વળી ગયું કઈ બિલકુલ રીતે જેને કકડાટ ના હોય ક્લેશ શંકા ના હોય જે દેહથી મુક્ત થઈ ગયા હોય જેને બુદ્ધિનો છોટો ના હોય તે શીખવાડ્યા આપણે અમારા બુદ્ધિનો છોટો નહીં એક છોટો બુદ્ધિ અમારે ના હોય આ બુદ્ધિવાળા ત્યાં ડખો ગાલ્યો બધા આ બુદ્ધિવાળા બધા આવ્યા છે ને એ બુદ્ધિવાળા ઊંધે રસ્તે ચડાયા લોકો અમારું બુદ્ધિ નહીં એટલે રસ્તે ચાલી ગયું સત્યાવીસ વર્ષથી અમારા બુદ્ધિ નથી સત્યાવીસ વર્ષથી આ દેહનો માલિક થયો નથી પાડોશી તરીકે આ કોણ તમારી વાતો કરે છે તમને જે લાગે કોણ વાતો કરે જે તમને લાગે કોણ વાતો કરે છે તમે શું દુઃખી છું પોતાને જોઈને ગભરાઈ જાઉં છું તો આટલા બધા જોઈને જોઈને મને કે સમજણ નથી પડતી ગભરાઈ જાઉં છું આ ઓરિજિનલ ટેપ રેકર્ડ વાત કરે છે ઓરિજિનલ ટેપ રેકર્ડ આ ઓરિજિનલ નથી આ ઓરિજિનલ ટેપ રેકર્ડ વાત કરે છે અને હું જ્ઞાતા દસતા છું અને એની પર શું કે જેવી વાતચીત થાય ભૂલચૂક ક્યાં થાય જોયા કરું છું ભૂલચૂક ક્યાં થાય એને રિસર્ચ કરું છું અને આ તમે શ્રોતા છો વક્તા કોણ છે ઓરિજિનલ ટેપ રેકર્ડ એટલે આ વાણી કેવી છે માલકી વગરની વાણી છે without my not my speech my my speech છે તો એમાં પોઈઝન હોય શું અને તો વિધાઉટ એની પોઈઝન અને સરસ્વતી પ્રત્યક્ષ સરસ્વતી કહેવાય જે માની માલકી વગેરે વાળી પ્રત્યક્ષ સરસ્વતી કહેવાય સરસ્વતી તમે હવે રહ્યા છો બધી વાત કરી છે ના સીધા થયા સીધા થયા કૂતરાની ને કોઈ કહેતા સીધા ના થાય તમે મટાવી ત્યારે પણ ફ્લેટ સ્વીકાર ના થાય એવું કરી આપીશું હવે બીજો પ્રશ્ન પૂછો દાદાજી એની જીભ ઉત્પત્તિઓ છે આ કરી નાખો આ કરી નાખો આ કરી નાખો આ કરો આ કરો એમને તો જીવ બહુ ઉત્પાત્તિઓ છે આ કરી નાખું આ કરી નાખું આ કરી નાખું શાંત થઈ જાય એવું કરી પછી તું કઈ કે દેશી દાવ બહાર નહીં જાય મને ભૂલી જવાનો પોતે સુખી ના થાય કોઈ થવા ના દે પછી ને કઈ ભેગા થાય તો હરે કૃષ્ણ મંદિર માં જતા હરે કૃષ્ણ પિક્ચર જોવાનો બહુ શોખ એમને પિક્ચર જોવાનો બહુ શોખ તો પેલો મંદિર માં જાય ને તો ત્યારે કે ચાલો આપણે પિક્ચર જોવા જઈએ એમને હા ચાલો સર આપણે એવું કરીએ ના એ તો કરે હસાવે ના કરે પછી ત્રીસ મિનિટ છે મૂવીમાં લઈ જવા ઇચ્છા જતી બધું ઉત્પાદ બંધ થઈ જાય નહીં જ્યાં થઈ જાય એટલું એટલું સારું પિક્ચર જતી બધું ઉત્પાદ બંધ થઈ જાય બંધ થઈ જાય ને અને પછી કે આપણું દુઃખ પડે છે પણ ગીતા માટે દુઃખ પડે એ ના ખબર પડે પણ મૂલી આપણું પડદા પર દુઃખ પડે લક્ષણની ભાષામાં પડદા પર આપણે કોણ છે આ જગત કોણે બનાવ્યું શા માટે બનાવ્યું એ બધું પ્રશ્ન બધા જાણવો જોઈએ એમને જાતને બહુ ઝઘડું છું જાત જોડે જાતને હું બહુ ઝઘડું છું એ જુદી જાત જોડે લડવું પછી જાત જોડે લડવું નહીં પડે સમજ કોને બનાવી આ દુનિયા કોને બનાવી લાગે તમને આ દુનિયા કોને બનાવી એવું લાગે ના ઉપાસ્ય કહે છે ના તમારે જે કહે છે ને ઉપાસ્ય તેના બનાવી લાગે છે ઉત્પાદ ઉત્પાદ લોકો હું મારા ભત્રીજાને એવું કહું છું શું કહે છે આ ઉત્પાદ તો છે હું મારા ભત્રીજાને કહું છું તમે જો કેસમાં મોકલે કે ભગવાને બનાવી ભગવાન તે કઈ એકલો છે પાર્ટનર છે એકલો એકલો કેમ બનાવે પાર્ટનરશીપમાં છે પ્રાઇવેટ લિમિટેડ ભગવાન બનાવે એવું લાગે છે ક્યારે બનાવી કઈ સાલમાં તો ભગવાન બનાવે કઈ જોવાનું ઠીક છે તે એ ઉપર ઉપર બાપો નથી બધે ફરી આવ્યો આકાશમાં ફોરેન સાયન્ટિસ્ટ બધે ઉપર રહે તો ઉપર તો બધે ફરી આવ્યો કોઈ બાપો એ તો રહેતો નથી સાહેબ મને કે સાચું એડ્રેસ કહેશો લખ God is in every creature whether visible or invisible ક્રિએચરની માઇન્ડ છે બીજી કોઈ જગ્યાએ છે નહીં તાર મારી વચ્ચે ઇનવિઝિબલ ક્રિએટર એટલા બધા છે વાંક ચીના દેખાય દુર્બીન થી કરવા દેખાય એવા ઝીણા ઝીણા ક્રિએટર એટલા બધા છે એમની ભગવાન થયેલા છે એડ્રેસ લખાવડાયું એ વાત સાચી છે શું કહે છે એ વાત સાચી છે એ વાત સાચી છે પણ જ્યારે અમલમાં મૂકવાનું આવે છે ત્યાં તો વિજ્ઞાન થી ઉભું થયેલું જગત પેલી લૌકિક વાત છે અલૌકિક વાત આ ભગવાન તો છે ખોટી વાત નથી લૌકિક માં બરોબર છે લોકના માટે પણ જેને સાચું જાણવું છે તેને તો અલૌકિક જાણવું હોય તેને God is not created of this world at all only scientific circumstantial evidence છે અને લૌકિકમાં બરોબર છે બહાર લૌકિકમાં અમને પૂછે તો એમ કંઈ ભગવાન બનાવી નહીં તો મારા સુરમાં લૂંટી લે બધા એવો ભય કાઢી નાખ્યો ને એમને આ તો જેનો વિચાર માણસ હોય ત્યારે જ આવવાનું ગોડ ઇઝ નોટ ક્રિએટેડ ભગવાન છે ખરા ભગવાન છે ખરા ભગવાન છે ના હોય તો આ જગત નો રૂપાળા કશું દેખાય જ બધું આ લાકડીઓ બાળકીઓ સુખ બુખ કશું દેખાય ભગવાન તો પહેલા જ છે પણ ભગવાનને સાચી જાણતા નથી લોકો કે છે ભગવાન છે એવું માને ખોટું માને છે સમજણ નથી બેભાન પડે વાતો કરે ભગવાન તો તમારી અંદર રહ્યા છે God is in every creature whether visible or invisible સાચા ભગવાન આ ક્રિએચર ની મહી છે અને આપણા તો લોકો શું કરે થંભે ભગવાન હે ઈશ્મે ભગવાન હે મારા હોતા છે ભગવાન નથી ગયા લાકડા બારી નહીં ભગવાન નહીં હશે એટલે ભગવાન તો પછી એવું કેવાય કે આત્મા એક ભગવાન ભગવાન જેવું કઈ ખરેખર છે નહીં એટલે તો પછી એવું કેવાય ને કે આત્મા એક ભગવાન બીજું ભગવાન જેવું કોઈ ખરેખર છે નહીં આત્મા ચેતન એ ભગવાન છે શુદ્ધ ચેતન શુદ્ધ ચેતન આ આત્મા છે અત્યારે જે છે ને તે અશુદ્ધ ચેતન છે શું છે આ ચેતન જ નથી એમાં તમારું ચેતન છે હે શું કરે છે ચેતન એ તમારું ચેતન છે શું ચેતન કરે છે એ કહો મને જોઈએ છે છીએ વિચારીએ છીએ એ જુએ તો આંખ્યો છે શું વિચારે છે ચેતન ક્યાં આગળ તો જિંદગીનો કઈ અર્થ ખરો જિંદગીનો ધ્યેય શું જિંદગીનો ધ્યેય શું જિંદગીનો ધ્યેય શું ના પણ તમે ચેતન ક્યાં આગળ છે મને કહો તમે ચેતન તમારું વાપરો છો કઈ જગ્યાએ રોજના રોજના છે ને ચેતન ક્યાં કરે છે ચાલો ચેતન કહો છો તમે ચેતન જાણવું છે ચેતન શું કરે છે તમારું ચેતન એ કહો આખો દિવસમાં ખબર નથી ના પણ તમે માનો છો કે ચેતન છે ચેતન છે ને એમાં ચેતન તો અંદર છે એ વપરાતું નથી ખાલી એમ હારે એક બાજુ નાતા રસ્તા તરીકે જ રહેશે શું કહ્યું કેમ વપરાતું નથી કેમ વપરાતું નથી ચેતન આમાં હોય જ નહીં ને આ તો મિકેનિકલ વાત છે આ તો મિકેનિકલ મશીનરી છે આ તો મિકેનિકલ છે આમાં ચેતન હોય ને આમાં જે ચેતન લાગે છે આપણને તે પાવર ચેતન છે સાચું ચેતન નથી પાવર ચેતન સમજ પડી પાવર ચેતન એટલે જેમ બેટરીમાં બેટરીમાં ત્રણ સેલ પાવર પાવરથી ભરેલા લઈ રાખીએ અને તે પછી આપણે બેટરી દબાવીએ તો પાવર અજવાળ થાય ના થાય અને પાવર ઉતરી જાય તો નહીં થાય ના ત્રણ બેટરીઓ ભરેલી છે એ ત્રણ બેટરીઓ ઉતરી જાય છે એટલે ખરા છે મનની બેટરી શરીરની બેટરી અને વાણીની બેટરીઓ ત્રણ બેટરી તે ત્રણ બેટરી ઉતરી જાય છે નરી બેટરી ભરાય છે પછી એટલે આવો તો ભોપાલ ચાલુ થાય અમુક બેટરીઓ ચાલે છે એ ધર્મ કરે છે આમ ભક્તિ કરે છે બધું કરે છે બધું બેટરીઓથી ચાલ્યા કરે ચેતન થાય નહીં એટલે તમે શું કરશો પણ કીર્તન નથી એનો રસ્તો તમે કરશો મિકેનિકલ ચેતન મિકેનિકલ ચેતન મિકેનિકલ ચેતન નોટ રિયલ ચેતન રિયલ ચેતન કશું કરી શકે નહીં રિયલ ચેતન ભગવાન જ છે પોતે જ ધીસ ઇઝ મિકેનિકલ ચેતન થોડું એવું છે મારી વાત તમને થોડું સમજાય આ મિકેનિકલ ચેતન છે તે તમે એને ખાવાનું નાખો તો ચાલે નહીં તો બંધ થઈ જાય શ્વાસ નાખો તો ચાલે નહીં તો બંધ થઈ જાય પાણી નાખો તો ચાલે નહીં તો બંધ થઈ જાય આ મિકેનિકલ ચેતનમાં બધું આવે પેટ્રોલ બેટ્રોલ પૂરું પડે અને સાચા ચેતનમાં પેટ્રોલ એના હું કશું નહીં આ તો ત્રણ બેટરી ચલાવે છે આ ત્રણ બેટરી ઉતરી જાય છે પછી મિકેનિકલ ચેતન આવ્યું શા માટે જરૂર શું ત્યાં મિકેનિકલ ચેતન આવ્યું શા માટે એની જરૂર શું તમારી ઈચ્છા દુનિયાની પૂરી થઈ જાય તો પછી બંધ થઈ જશે આ દુનિયાની ભૌતિક ઈચ્છાઓ છે આ ભૌતિક ઈચ્છાઓ જો તમારી બંધ થઈ જાય તો આ મિકેનિક બંધ થઈ જાય તમે તમારા સ્વરૂપમાં બે જાઓ પણ એ તો તોય છે તમે તમે પોતે તમારું ચેતન કેમ કે તમારું શરીર તમે છોડી દીધું પણ શરીર તો છે તમારું ઈચ્છા છોડી દો તો પછી આ ના જાય તો કે તમારું હજુ રહ્યું છે ખરું એમ છૂટતું છે બધું છૂટી ગયું મને તદ્દન ગયું પણ આ છે અમે તો તમને દેખાય છે આપણે આ બધા પૂછે છે એમને ખબર પડે કે કારણ કે અમને અમની દિવ્ય ચક્ષુ છે આ ચામડા ચક્ષુ ના સમજાય આ ચામડા ચક્ષુ ના સમજાય તમારી પાસે દિવ્ય ચક્ષુ નહીં ને દિવ્ય ચક્ષુ હું આપી સાથે તમને દેખાય છે કે હું છૂટી ગયેલો છું એટલે કે આ દિવ્ય ચક્ષુ બધા કાર કરે છે સરસ ઘરમાં રહે છે બધું જ કરે છે આ બધા જેને દિવ્ય ચક્ષુ છે એ બધાની વાત કરે છે હા સમજવું છે એમ કે છે સમજવું છે તે કારે ફેરવી શકે અને પોતે જુદા રહે અને તમે પોતાને જાણતા જ નહીં ત્યાં આગળ અને તમારા કઈ ભગવાન બેઠા છે એ લોકો જોઈ છે ચક્યું છે એ તો અને દિવ્ય ચક્ષુ છે હું તમે બહુ ગાળ કહો ને ખબર પડશે દિવ્ય ચક્ષુ કેવો છે <laughs> અને એ તો બહુ મારે તો એ દિવ્ય ચક્ષુ શું કહ્યું દિવ્ય જો બોલો ખરા બોલવું મુશ્કેલ છે આ ચોકડા નાખમાં દિવ્ય